તમને સમજાય વિચારેલા સમજાતું ને શું કરે અને ખરાબ વિચાર આવે તો ના ગમે કંટાળો આવે એટલે વિચરે તો જ વિચાર નહીં વિચરે નહીં તો વિચાર નહીં મને એડજસ્ટ થયા કરે બસ જોયા કર્યું ને તો મને એક્ઝોસ્ટ થયા કરે મન ફૂટેલું સમજે ના પડે કે નહીં ફૂટ્યું છે મન તૈયાર કરે ખરાબ કે હાલ પણ જો તન્માયાકાર ના થાય તો કશું પણ અજ્ઞાન દશામાં તન્માયાકાર થયો કે રહે બધાને વિદ્યા ગાયેલે છે ને દાદા આપણે આ નોંધ કરીએ કે આ ખરાબ વિચાર છે બરોબર છે હવે એ નોંધ કરી આપણે ના પાડી કે આ બરોબર નથી તેનું શું પરિણામ શું આવે મનમાં ખરાબ વિચારો આવે તો જ્ઞાન પછી આપણે એને જોઈ શકીએ એની નોંધ કરીએ પણ પછી જોડે જોડે આપણે એને આપણે કહીએ વસંતને કે વસંત આ ખરાબ વિચાર છે આ કામ છે ખોટા છે આ સારું નથી આ નહીં કરવા જોઈએ તો શું એનું પરિણામ આવે કશું આપણે જોયા કરવાનું વસંતભાઈ શું કરે છે વસંત શું કરે તે આપણે જોયા કરવાનું યુ આર નોટ રિસ્પોન્સિબલ શું તમારી અમારી આજ્ઞા તમારી જવાબદારી નથી કારણ કે તમારી આજ્ઞા એ છે કે વસંત શું કરે છે એને જુઓ વસંતની બુદ્ધિ શું કરે છે જુઓ વસંતનું મન શું કરે છે જુઓ વસંતભાઈ ચિત્ત શું કરે છે જુઓ તમને ખબર પડે કે વસંતભાઈ ચિત્ત અત્યારે દેશમાં ભટકવા ગયું છે એવું તમને ખબર પડે ના પડે બરોબર છે પણ એ જાણવાનું નો નો પહેરી કન્સર્ન શું કરે મન ભટકવા ના જાય આપણા લોકો શું કે મારું મન છે ભટકવા ગયું છે મનનો સ્વભાવ ભટકવાનો નથી શું ચિત્તનો સ્વભાવ ભટકવાનો શેનો છે ચિત્ત ચિત્ત જે તમારી ઓફિસમાં જાય તો ટેબલ ખુરશી બધું જોઈ આવે બધું જોઈને પછી પાછું આવે અને મનનો સ્વભાવ એવો નહીં મન તો આ શરીરમાંથી બહાર નીકળે ને તો યોગી લોકો જ ના દે ફરી પણ નીકળે જ નહીં પાકું એવું છે કે આ સેલબસ બહાર નીકળે જ ના અમે તપાસ કરી દેલી પછી અમે વસ કરેલું પછી થાય કે આમ આમ જરાકે ના પડતું વસ કરવું પડે અને મનને વસ કર્યું કે જગત જગતને વસ કર્યું અને ભગવાન વસ થઈ જાય શું કર્યું જગત વસ્ત થઈ જાય ભગવાન વસ થઈ જાય હવે આમાં બીજું શું પૂછવાનું દાદા ઘણી વાર આપણે કહીએ ને આપણા જૂના કર્મો જે કર્યા હોય એની આપણને છાપ પડા કરે ફિલ્મ પડે એ મનમાં જ પડે એને બંધ કેવી રીતે કરવી તમે એમ કહો છો ને વર્તમાનમાં રહો આપણે જે જૂના કર્મો કર્યા હોય એની છાપ મનમાં પડ્યા જ કરે તો કે એને બંધ કેવી રીતના કરવું શું કરે બંધ કરવાનું બધું જોયા કરવાનું શું કરે છે તે બધું તમને સુધાર પણ નહીં થાય તમે જે તમારું સ્વરૂપ છે એમ નહીં થાય હવે જે થશે તે વસંતબેન થશે તમારે જોયા બરોબર અને જોયા પછી એ જતો રહેશે ફરી કોઈ કામનું કારણ નહીં થાય પછી બીજ નહીં નાખે જેટલા તમે જોયા એનું બીજ નહીં પડે અને જોયા વગર જવા દે એનું બીજ પડે ફરી ઉગશે પાછું આજે દાદા સાયકેટ્રિસ્ટમાં ડિપ્રેશન આવે કે છે તો એમાં મનનું કારણ મનને અસર થાય છે કે ચિત્તભ્રમ થાય છે ડિપ્રેશન આવે છે ને માનસિક દર્દમાં ડિપ્રેશન આવે છે માનસિક દર્દમાં હા તો એ ડિપ્રેશન અસર કોને પહોંચે છે મનને પહોંચે છે ચિત્તને પહોંચે છે હા કે અહંકારને માનસિક દર્દમાં ડિપ્રેશન આવે છે હા ડિપ્રેશન સાયકો હા તો એમાં કોને અસર પહોંચે છે એ તો અહંકારને અહંકારને મન ને ચિત્ત કશું નહીં ડિપ્રેશન ને એલિવેટ અહંકાર થયા કરે શું કહ્યું બીજું બધું બીજું બધું બીજા લાગુ પડે અહંકાર ને તો આ ડિપ્રેશન આવ્યું તાળું તળ અને અલી એટલે કર્યો પાછળ સાબાસ સાબાસ કર્યો તળ સાહેબ પાછળ ખભો થાબડે પાછળ સાબાસ સાબાસ કર્યો તો પેલા અનિલ થાબડે જો ઓલ રાઈટ ઓલ રાઈટ હવે બીજું કહીએ ને દાદા કે ડખો દખલ કરવી નહીં અને જોયા કરવું બધું હવે ઘરમાં ચાર વર્ષનું બાળક હોય અને કઈ ખોટું કરતો હોય બાળકમાં આપણે જાણીએ કે નથી આપણે અત્યાર સુધી અત્યારે તો હું વાત કરું છું કે કરવું ના જોઈએ છતાં આપણા દેખતા ખરાબ ચીજો કરતું હોય બાળક તો આપણે આપણું પોતાનું બાળક સમજીને ડખો કરવાનો ઉભો થાય ક્યાં ના કરીશ ક્યાં કરજે આપણે ઘરમાં નાનું છોકરું હોય ચાર પાંચ નું એ બધું તોફાન કરતું હોય હેરાન કરતું હોય તો આપણને એમ કહેવાય આ એને સમજણ ઓછી છે એટલે લાવ આપણે એને ટકોર કરીએ કે વળીએ ડખો ડખો કરીએ એવું થઈ જાય આપણાથી આપણે એવું કરવું પડે આપણું બાળક છે કરીને તો એ શું બરાબર કહેવાય કે શું કરું ત્યાં હા પણ જે કરે આપણે જોયા કરે કશું કહેવાનું નહીં ના વસંતજી કોને વળતા હોય મારતા હોય તે જોયા કરે પણ વધુ મારે તારે કેવું કે આવું ના મારે કે આ કેવું અત્યારે હું એ જ કહું છું આ બાળકો છે એ કે એ કઈ લોખંડના ગળે નથી કે ગણથી મારવાનો થાય શું કહ્યું આ તો ગ્લાસ રીત કે ગ્લાસ ઉપર ગ્લાસ ના એની પર લખેલું કે લખવું જોઈએ ગ્લાસ કે મારવાનું નહીં દાદા પણ શું છે આપણે જાણતા હોઈએ કે આ વસંત જ કરે છે પણ એ જે અંદર દખલ કરીએ એની ક્રિયામાં એ યોગ્ય છે કે અયોગ્ય છે પોતાને સેપરેશન રહે છે પોતાને છૂટાપણું રહે છે પણ હવે વસંતે આવું છોકરાને ટકોર કરવી કે ના કરવી ડખો કરો કે ના કરવું ડખો ટકોર બકોર બધી થઈ જ જશે તમે ના કરો તો કરવી એવું ભાવ ના હોય શું થાય છે જોવાનું કરવી તો કરવાનું પણ રહ્યું છે ને કરતા પણ રહ્યો નહીં શું થાય છે જોયા કરવાનું એ ડખો કરી નાખે તે જોયો અને આ સારું કરે તે જોવું કેટલા વર્ષ સુધી કેવું શું હેતુ છે ના લાઈફ હેતુ હેતુ કઈ હેતુ નથી નક્કી કર્યું નથી શું હેતુ માટે જીવવું એ નક્કી તો કરવું પડે ને શું હેતુ માટે જીવન રહે છે સ્વર્ગમાં જવા સ્વર્ગમાં જવા માટે સ્વર્ગમાં તો બધું બહુ જગ્યાઓ ખાલી થતા કારણ પછી પાછું સ્વર્ગ એટલે બેગમાં ક્રેડિટ થયેલી હોય ને તે ક્રેડિટ ભોગવવા જવું એમ નામ સ્વર્ગ કહેવાય અને નર્ક એટલે ડેબિટ ભોગવવા જોઈએ એના નર્ક કહેવાય એમાં સ્વર્ગમાં પાછું ક્રેડિટ કર કરો ત્યાર પછી ભોગવા જાય ભગવાન પાસે પાછું અહીં મારવાનું ક્રેડિટ પૂરી થઈ જાય એટલે પછી મનુષ્ય મારવાનું કાં તો ખાલી થઈ જાય ને એટલે જવાનું ક્યાં આગળ કે ઇન્ડિપેન્ડન્ટ થઈએ ત્યાં જવાનું ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ થયું સમજાય ડિપેન્ડન્ટ ત્યાં ને ત્યાં ઇન્ડિપેન્ડન્ટ થયો ડિપેન્ડન્ટ તમે કોને કોને ડિપેન્ડન્ટ છો અત્યારે કોઈને નહીં ડિપેન્ડન્ટ નથી કે તો થાય ડિપેન્ડન્ટ છો બોડીના તમે બોડીના ડિપેન્ડન્ટ છો કે જે જગ્યાને તમે ભય થાય ભય દુઃખ થાય એટલે આ બોડીના ડિપેન્ડન્ટ વાંચોના ડિપેન્ડન્ટ કોનના ડિપેન્ડન્ટ મનના ડિપેન્ડન્ટ બધા ડિપેન્ડન્ટ બાય લાઈફના ડિપેન્ડન્ટ બધાના સરકાર ડિપેન્ડન્ટ કેટલા બધા ડિપેન્ડન્ટ છો રાતે રાતે સારા રહે રાતે ઊંઘવા ના દે બોડી ના ડિપેન્ડન્ટ વાઇફ ના ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ જુએ અને I am complete without the ownership of body mind without the organ that you are paid. થવું જોઈએ ના થવું જોઈએ આ તો રસ્તા પોલીસ વાળો કે છે ઉભારો પોતાની ઇન્ડિપેન્ડન્ટ પણ સમજાય ના સમજાય પોતાની ઇન્ડિપેન્ડન્ટ ના સમજાય સમજાય અને અમે તો સમજીએ ત્યાં કોને ઉભો રાખે છે અમે કોણ છે આ કોને ઉભો રાખે છે બધી જરૂર હોય ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ તો પછી આ બધી જરૂરત નહીં ને મોટલ ની પૈસા ની દાગીના ની કસાની જરૂરત નહીં ને હા આપણે જરૂર નહીં પણ શું નામ તમારું રતિલાલજી રતિલાલજી જરૂર નહીં તમને અત્યારે ઇન્ડિપેન્ડન્ટ થાવ એટલે જરૂર નહીં એ આજે તમને અમે કરી આપીશું તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશો પણ ઇન્ડિપેન્ડન્ટ ગિરીશ પટેલ જીતનભાઈ પટેલ જ you will be independent by real view point and by relative view point you are Ratilal પછી છે ત્યાં રચેલાનો બધો હિસાબ પૂરો થઈ જાય એટલે તમારું ફૂલ ફૂલ એલિજિબલ થાય બરોબર by relative point you are Ratilal by real view point you are independent તમે શું કહો છો રિલેટિવ થી રતિલાલ અને રિયલ થી રતિલાલ એવું બોલો છો એવું બોલો છો ને by real view point Ratilal એવું બોલો છો ને હું સાંભળું છું હું સાંભળું મને કેમ નહીં સાંભળતું ખબર નહી ના કોણ સાંભળે છે ના ઇગોઇઝમ કે શું સાંભળ્યું સાંભળે કોણ અને પોતે કહ્યું બસ મેં સાંભળ્યું જયારે બેરા ત્યારે ખબર પડે કે તું સાંભળનાર હતો કે કોણ સાંભળનાર હતો નહીં તને કેમ લાગે એટલે કૃષ્ણ ભગવાન એવું કહ્યું કે બધા ધર્મો તું છોડી દે કે અને તારો પોતાનો ધર્મ સાચે કે છે સર્વ ધર્મ પરિચય કે શું કે છે કયા ધર્મ થોડી ગયા કે છે કૃષ્ણ ભગવાન કયા કયા એવું નથી કેતા કૃષ્ણ ભગવાન જુદું કે આમ તો આ લોકોને કહે તો જો આપણે ધર્મ માનીએ ને તો તો મનુષ્ય ધર્મ કે વૈષ્ણવ ધર્મ એ એકલો સધર્મ માને ને સધર્મ નિર્ભય છે એવું કહેવા માંગે પરધર્મ ભયા વાક્ય છે પણ કોઈ ધર્મ નિર્ભય હોતો જ નથી આ બધું ખોટી વાત છે આવડો અર્થ કર્યો છે સધર્મનો ખબર ને આવડો નહીં કરવો છે આ તો લોકો હા અમારો વૈષ્ણવ ધર્મ એ અમારો સ્વધર્મ ને બીજા બધા પણ અને પરધર્મ ભયાવા છે અને સ્વધર્મ નિર્ભય છે સ્વધર્મ વૈષ્ણવ ધર્મ બધો ભય છે શું ભય છે એટલે આ ખોટી વાત છે હાવ બનાવે છે સમજણ નહીં પડી એટલે આવું ચોપડવાની પી જાય મટી જાય ખરું દર્દ ચોપડવાની દવા પી જાય તો દર્દ મટી ના જાય મરી જાય મરી જાય વધે વધે એવું અંદર નું મટ્યું નહીં અને ઉપર ત્યાં ચોપડ્યું તે બદલે રોગ ઉભો થયો તો એટલે ખરી વાત શું કે છે કૃષ્ણ ભગવાન કે સર્વ ધર્મ આમ છે એવું વાંચે છે ને એટલે કે તે આ જે હું કોણ હોબળે છે શું કહું છું હું હોબળું છે ધર્મ છોડી દે કે છે શું કે છે કોણ આખો જુએ છે શું કહું છું હું જોઉં છું છોડી દે નાક ઉગે છે શું કહું હું ઊંઘું છું જીભ ચાખે છે શું કહું હું ચાખું છું આ બધું હું હું કરું છું એ બધા ધર્મ તો છોડી દે અને પોતાનો ધર્મ આ તરીકે શું કહે છે પોતાનો ધર્મ પોતાનો ધર્મ જે જ્ઞાતા દસ્તા પણ છે એ તારે આચારવાનો છે શું છે શું ખોટું કે છે કોણ સાંભળે છે કે આપણે સાંભળીએ છીએ જો લોકો જુઠ્ઠું બોલે છે હું સાંભળું છું હું સાંભળું છું બેરા પાણી કે કેમ સાંભળતો નથી તમને લાગે ને વિરોધાભાસ નહીં લાગતું પંચાવન વર્ષ થયા ને જૂનો માલ કચરો ભરે ને કચરો ભરે નહીં લોકો મંદિરમાં ના ગયેલા શું કહ્યું દાદા આ વર્ષે એકસો આઠ ગ્રેજ્યુએટ થવાના એમાં કોણ કોણ જવાનું એકસો આઠ ગ્રેજ્યુએશનમાં આપણું કહ્યું ને છે ના ના બધા બ્રહ્માંડ આવડું નથી આ દુનિયા જે આપણે જોઈએ છે ને એવડું બ્રહ્માંડ નથી આ તો વન આ બ્રહ્માંડ નો વન ઓફ ધી પાર્ટ છે એકદમ આવું તો પંદર બ્રહ્માંડ છે આવા પંદર છે આવી આવે ભૂમિકાઓ મનુષ્ય લોકો આપણા જેવા જ છે બધે ખેતીવાડી વેપાર વેપાર બધું આપણા જેવું શા માટે જતા છે પેટ ભરવા પેટ ભરવા એમની જરૂર છે ખરી ના નથી તો પછી આજે એક ગધો કાપનારા બધાને અહીંથી પકડી પકડી જગ્યાએ બેસવા લઈ જાય તો અહીં ચાલે ખરું ચાલુ છે ચાલુ છે ચાલુ જોઈએ ચાલે કોઈ કોઈ શહેરની ગટરો બંધ દેવામાં ચાલે ખરો કેમ ના ચાલે શહેર જ ગટર બની જાય ની પહેલી જરૂર ચોર હોય તો જ સંસારમાં સુધી માણસ સુધી થાય તો બધો રોગ ફેરાઈ જાય આ બધી ગટરો ચાલે સમજાવી વાત છે લોકો ખોટા પૈસા લે ત્યાં ખોટા કાઢવા જઈએ તે ગટર જોઈએ ને પેલા આઈ કાપી ગટર ઊંધે ખોટા લીધા છોડે નહીં તે ગટર માં જવાનું ને ગટર વાળા આવો વિચારે જેવું નહીં હોય એ લઈને તો આપણે હેલ્ધી રહ્યા આપણે હેલ્ધી રહ્યા જેમ વાટર આવ્યું હોય પાણી ઘેર ઘેર ઘેર હોય ગટર ના હોય શું થાય તમને લાગ્યું હા તો પર તિરસ્કાર નહીં થાય તમને આપણે હેલ્ધી પણ છે આપણને ન ન ગમે આમ એ ખરો ગટર ઉગાડી જોઈએ આમ આપણું અને હોય જો ન ગમે તો ઢાંકી દેવું પછી ફરી ઉગાડવું નહીં તમે તેમાં થોડું નુકસાન બાદ એક ફરજ માફી ગઈ જઈ પછી સમજણ પડી જાય કે આ તો ગટર છે પછી વાત ઢાંકી રાખે વાત કરેક્ટ છે ગપુ છે તને કેમ લાગે અહીં ના ચાલે એ કોઈ ગપ્પો કારણ વિજ્ઞાનથી વાત કરવાની લોકોને ખ્યાલ ના હોય એટલે લોકો બચીલાયા કરે મને તો લોકો આવી કે આ ભગવાને આ ચોર ઉતાર શું ધર્મ આપે એટલે મારે નથી આવે ભગવાન ના આવે આ તો જરૂર છે તો આ ચોર તો એવું જરૂર ના કહેવાય કે દાદાજી ના હોય તો સારું કે બરોબર છે આવો મહેશભાઈ પેલા સામ્યવાદી કહે બધા સરખા કરી નાખ્યું સરખા કરાતા છે દુનિયા અંદર કેવા મૂર્ખ માણસ હતો સરખું કરાતું હોય તો બધાને બધા નાક આંખો બધી હકી ના હોય હાઈટ બાઈટ બધું હકી ના હોય કુદરત જ ત્યારે જે રાખ્યા છે તમને હિસાબ કુદરત નો નિયમ જ છે એવો સારું એક જણ મોટો માણસ થયેલો હોય બીજા એને ઉચ્ચ જ્ઞારા હોય તો સંસાર કહેવાય ને બરોબર છે ઉચ્ચ જ્ઞાન ના હોય કરીએ પછી એમાં જીવન રહ્યું કે બધા સરકાર થઈ કશું ના હે બધા સરખા થઈ જાય પછી એમાં બધા શું ના જોઈએ બેસનાર જોઈએ જોઈએ બધું જોઈએ બધા નાચનારા હોય તો નાચ જોવાનું ગમે બધા નાચનારા હોય આ બેન્ડ છે બેન્ડ હોય છે એમ બધા પીપુડી વાળા હોય હોય પીપુડી વાળા ગમે ખરું એ તમે આ ભોંભો કરનારો છે રાઉન્ડોર વાળો છે કરનારો છે એવા દુનિયા છે બધી આખું બ્રહ્માંડ ભગવાન આ બેન્ડ છે આ અને કામ હા કાન ના વાગે કેવું કાન એકલા દહેડ માં પડે અત્યાર એવું જ હતું કે કોણ વિચારે જ ના હોય ને આવું મને એક જણ કે તમે દાદા વિચાર કરે મેં આ વર્લ્ડમાં કોઈ એવું પરમાણુ બાકી નથી રહ્યું જે મેં વિચાર્યું ના હોય એટલું બધું મનને કામ કીધું મનની પાસે દાદા બીજું પૂછવાનું આ ઘરમાં ચોર આવે આપણા ઘરમાં ચોર હવે આ જ્ઞાન મળ્યા પછીથી આપણે એને કહેવાની જરૂર ખરી કે ભાઈ આ શું કરો મારી સાથે આવું કરું છું આપણે જાણતા હોઈએ કે એનો ભાગ લેવા આવે છે એવું કહેવાની જરૂર ખરી કે ઘરમાં ચોર આવે તો આ જ્ઞાન લીધા પછી આપણે એને એવું કહેવાની જરૂર કે તું શું કરાવું મારી જોડે કરે છે આપણે તો જાણતા હોય છે કે આ એનો ભાગ લઈ જાય છે પણ એને કહેવાય ખરું એવું ચોર ચોર આપણે દર્શન ને કહેવું કે માર બરોબર વાંચી મેલ બરોબર જો તારે દર્શન થાય હોય તો વાંચી મેલ નહીં તો આપણે ભાગી જવાનું બાજુ <laughs> માર ખાવા ના રહી અને નહીં તો આમ તો આમ તો કરીએ હવે કોણ વાત છે એમ કઈ હું ભાગી ને જે ભાગી જાય જે લીધે આપડે ભાગી જાય પહેલાના જમાનામાં ગાડીઓ ગાડીઓ નથી ને મટરો બટરો ત્યારે ગાડાથી લગ્ન થતા હતા સુરેન્દ્રનગર જોડે કયું ગામ છે વડવાણ કેટલું છે હા એ બે માઇલ છે નહીં તો સુરેન્દ્રનગરથી જાન વધવાન જતી હોય અને ગાડામાં બધા માણસો બેસીને એટલે પેલા તે સાલ દુકાળ હતો તે પેલા એ હોય છે ને એને શું કહો છો ના આપડે પેલા આમ તબક્કા પર તે હિજડાઓનું છે ત્યાં થોડાક ઘરો હતા પાછા દસ અને બેસે બેસે રાખે બિચારા દુકાળ પડેલો એટલે બધા દુઃખી થઈ ગયેલા એટલે મનમાં વિચાર કર્યો કે આ જાન જાય છે વાણિયાની તે આપણે લૂંટી લો સમજ ને રસ્તામાં જઈને ઉભા રહીએ પેલી ઝાડી આગળ એટલે લૂંટી લઈએ કે એટલે પછી પેલા લોકો દુકાને બાંધીને આવ્યા આમ નાક આટલું દબાવે એટલે ઓળખાય નહીં માણસ આટલું દાંત દબાવે દુકાની તાપો વીતે અને પેલા પીગડા આવ્યા મોટા ધાર્યો રહી ચકચકિત ધાર્યો રહી આવીને પેલા ગાડા હમું આવીને ભર્યા ઉભા રાખો કે છે પેલા અને જે હોય મૂકી દો બધું બહાર કાઢી નાખો એટલે પહેલો ગાળા વાળો તો ગભરાઈ જ ગયો બિચારો બીજો ગાળા વાળો હતો તે વરરાજા વાળો હતો તે વરરાજાને પેટીઓ બેટીઓ બધું આવ્યા બધા સામાન બામાન બધો ઉતારાયો એના દાગીના હોય તે ઉતારાયા વરરાજા તે પછી દસ બાર ગાળો હતા તેમાં એક આઠ આઠ આઠમું ગાડું છે ને તેમની કોઈ વાણીઓ છે તેને આમ જોયું બેઠા બેઠા તે સારા લૂંટવા વાળા છે લૂંટી લેવાનું તો છે તો આમથી બૂમ તો પાડી દેવા જેવું કે છે એટલે આમ બૂમ પાડી દેવું એને જોઈ જાય ને મળું એટલે વાડીઓ પાકા હોય ને તો આમ આમ થઈને મળું દબાઈ દીધું નીચે આપણે સારે એટલે કે બૂમ પાડી એટલે પેલા ઈજા જાણી કે ઓળખી ગયા મારા કોઈ માન્યા આ પેલા ગપ્પુ મારેલું બે સાલે ઈજરે મને ઓછી યાદ કરવાની એટલે ઇઝરાયલ છે જાણે ભડકી ગયા એટલે એમને આ પડતું મૂકી નાખા તબે સાલ હિન્દી બચી કોઈ કે લૂંટનારા આવી રહ્યા છે આમ તો મારવાના છે મોડું તો જોઈએ ગયા એમનું મળું આમ શું ચોર તો દીધા લૂંટાયા લૂંટાયા પણ ચોર દી થાય કે ચોર દીધા ને જી હોય ના ને બરોબર ગુરુ પૂનમ ને દિવસે જન્મ જયંતિ ને દિવસે અને દિવાળી દિવાળીને દિવસે તમને ત્રણસો ને સાહીઠ ડિગ્રી પૂરી રહે છે એ વાત ખરી તે એટલે પેલા દર્શન ફૂલ દર્શન થાય બધા બહુ લાભ થાય આ કાલ ગઈ તાર ભાદરણ હતું સાગરમાં ચાકવા જાય મેં તો જોયા નથી પણ લોકો કે થઈ ગયા ભાદરણમાં એ પણ ગણિત નહીં વૈજ્ઞાનિક સાદું વિજય કાંડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ દસ લાખ વર્ષનો ગુણ થઈ આ વિજ્ઞાન છે આ તમારું વિજ્ઞાન છે ક્રમિક તમારું પોતાનું તમારું પોતાનું ક્રમિક છે ના પોતાનું પોતાની રીત જુદી આ રીત પ્રકાશ તેનો તે પ્રકાશ કોઈ નવો લાવી શકે નહીં બરોબર છે પણ અક્રમ પણ જે તમે જાણેલું જે તમે જાણેલું એ તમે ક્રમિક જાણેલું કે અક્રમ રીતે જાણેલું તમે બધું જાણેલું કેવું હોય બધું જાણેલું હોય એમાંથી અક્રમ નીકળે બરોબર અનુકૂળ નતું આવતું એટલે આ નવો છોકરો ભગવાન મને મોકલે ભગવાન કોઈ ના દે મારે ઉભરી કેમ પોહાય ઉભરી પોહાય નહીં ડબડાવે તરીકા એવું કેમ ખવાય એવું ના એવું ના જોઈએ પછી શોધખોળ કે મારી ઉપરી કોઈ છે જ નહીં અંડર હેન્ડ રાખ અનાજ શોખ હોય ત્યારે ઉપરી હોય તને શોખ ખરો અંડર હેન્ડ નહીં બહુ નહીં બહુ નહીં બહુ નહીં પણ અપર હેન્ડ બહુ નહીં એવા જ ને ઉપરી બહુ ને એટલા જ છે ને એ કોઈ ના હોય અંદર તો એ કોઈ ઉપરી ના રહે પણ અંદર નો શોખ છે ખરો ને હા કોને જ લટકાઈએ લટકા દે ના દે કેટલી હશે થોડી ઘણી થોડી ઘણી કે છે આપણે હવે જરાક અપમાન કરે ને ત્યારે ખબર પડે થોડી ઘણી થી વધારે છે કરે ત્યારે ખબર ના પડે પડે તે જ ને અંતર આટલું જે કરે ને પાંચે દોડો લઈ લે તો નિર્ભરતા થઈ જાય જેલમાં જયારે પોલીસ પકડે તો નિર્ભરતા ઉભી થઈ જાય એમ આ રાતે બધી બધી ગઈ રાતે જે જ્ઞાન કવર છે તે જાણવા માંગે જે જ્ઞાન હજુ ઓપન થયું નથી તે જાણવા માંગે આ તો બધું ઓપન જ થયેલું નથી આ તો અપૂર્વ અપૂર્વ સાંભળ્યું નથી વાંચેલું નથી જાણ્યું નથી એવું આવ્યું God is not created as this world as well. And they exist. They must be. સાચી વાત જાણી દે ને ગપ્પા ક્યાં ચલાવી તમારે ગપ્પા ચલાવી દઉં વિચાર્યું નહીં ભાઈ અત્યારે ક્યાં નોકરી ક્યાં રહેતો છે કે નોકરી કોણ મદદગાર હશે એ બધું વિચાર્યું એકવીસો પંચ્યાસી જેક્સન તું હશું જે બધા દેખે છે પણ તું એને જોઉં છું નહીં જોઉં છું ના મને બી ખરેખર જો મને બી તમારું નામ તમારું નામ ઓળખવાનું સાધન મને વેતન પણ ખાલી માય નેમ મને ભેગો છે માય નેમ મને એવું બોલો છો તો આય કોણ મારું નામ મને મારું નામ કહેનારા તમે કોણ મન ભાઈ તમારું નામ છે પણ તમારે જાતને તો ઓળખવી પડે તમે કોણ કરો એટલે હું કે તો બીજા લોકો ઓળખે મને આ બીજા લોકો ઓળખે મને પણ તમે થી ઓળખો મારી જાતને ઓળખું તો તમે માય નહીં લીધી મને ભાઈ આ માય કહેતા આ કોણ તમને મારું નામ કે છે મનુભાઈ મારું નામ છે મારો હાથ છે મારું ઘડિયાળ છે આપણે કોટને વસ્તુ બે જુદી દે ને એવું આ તો નામ તો ઓળખવા માટે નામ છે તો નામ ને તમે હા તમે તો નહીં ને એટલે આ તો ઓળખવા માટેનું છે નામ જાણવું એ તો ખબર ના પડે તો ભગવાન જાણે ભગવાન જાણે આપણે શું કામ છે પરિણામ આપણે ભગવાન કે ભગવાન પરિણામ નથી પણ ભગવાન પરિણામે તો આપણે પરિણામ હા તો જે ભગવાન જે કરાવી ભગવાન જે કરાવે છે આપણે કરી રહ્યા છીએ ભગવાન કરવા કરતા ના ભાઈ એવું આપણે કરી આપો ભગવાન કરાવ્યા લોકો એવું કરતા ભગવાન થયા ના પણ એમાં જુદી અને સંસારિક માણસની દ્રષ્ટિ પાછી જુદી હોય ને દાદા ચોરની દ્રષ્ટિ જુદી અને શું કરવું તારી જવાબદારી કરું શું કર હું તને પ્રકાશ આપું ભગવાન જી માત્ર પ્રકાશ આપે છે જવાબદારી તારી છે તારી જવાબદારી પર કર્યા કર ખોટું કરીશ તો તેનું ફળ એવું આવવા છે સારું કરશે તેનું ફળ આવું આવશે તારું જ પ્રોજેક્શન છે કે શું કહે છે પ્રોજેક્શન કોનું છે પોતાનું તારી જવાબદારી પર કર્યા કર જે કરવું છે એનું રિએક્શન આવશે જે કરીશ ને તેનું રિએક્શન આવશે પડઘો પડશે અને તારા જ પડઘા છે તું ભોગવી રહ્યો છે તારા જ પડઘા છે ભગવાને આપેલા નથી આ એટલે આ તમે દેશમાં વાવ જોયેલી નહીં વાવ પેલો ઊંડે એ વાવમાં ઊંડે થઈ નીચે બોલીએ તું ચોર છે વાવ શું કે આપણને આપડે અંધેરા ગાવા પણ શું બોલીએ તો ચૂકી થાય આપડે રાજા છે આપણા ગોઠવણી છે બધું અને ભગવાન તો આમાં હાથ કરતા ભગવાન તો નાચતા પરમાનંદ જેમ તમારું સ્વરૂપ છે બાપુ તમે કોણ છો એ તમારું સ્વરૂપ છે નહીં કે ભગવાન બીજી ચીજ છે કરવું ના જોઈએ કેમ કહેવાનો અર્થ શું તમારો શું કહેવા માંગો છો સમજાયું નહીં હે આપ શું સમજાયું નથી એમ ખરેખર કોણ છે આપડે પેલા મારી વાંચો છે પણ વાંચો કોણ કે છે મારી વાંચો છે મારું શરીર છે મારું મન છે મારી બુદ્ધિ છે મારો અહંકાર છે એ બધું બોલે છે કોણ મન શું કે છે ના મારું મન કે છે એ કે મારું મન છે મારું મન કહેનારો પોતે જુદો ભાઈ મારો અહંકાર છે મારી બુદ્ધિ છે એ કોણ બોલે છે અહંકાર ગમણ હોય ગમણ એટલે તમે મારું છે કે હું આપણે જુદા અને મન જુદું જોઈએ ને પછી તમે કહો મારી બુદ્ધિ છે કે હું બુદ્ધિ છું એમ તો નાના ની કોની કહે છે તમે અનામી છો તમે અનામી છો નામ વાળો બની ગયો આપડે તો બીજા આવતા જવું પડે એવું નહીં લાગતું તમને અને તો તારી ભટક ભટક કરીએ ત્યાં અને પોતાના કર્મ ફળ ભોગવ્યા કરીએ છીએ પોતાના કર્મો બાંધીએ છે ભોગવીએ છીએ બાંધીએ છીએ ભોગવીએ બાંધીએ ભોગવીએ અને સુખ કંઈ પડતું થોડી વાર સુખ પડે પછી પાછું દુઃખ સુખ સુખ જોઈએ નિરંતર જોઈએ ના જોઈએ હા નિરંતર શાંતિ સુખ એવું ના જોઈએ એના માટે શું કરવું જોઈએ તમે કોણ છે જાણો તો એ નિવડો આવે નહીં તો તમે ના જોડો તો હજી તમે જે છો એ જાણતા નહીં હોય તમે આરોપ કરો છો કેવું માનું ભાઈ મનુભાઈ તો ખરેખર ઓળખાણ લાગે છે પણ તમે હું ખરેખર મનુભાઈ છું આરોપ કરો છો તમે સમજો ને એટલે ખરેખર આપણે જાણવું જોઈએ અને તો શાંતિ થાય સુખ ઉત્તમ થાય બિલકુલ કેમ ઉત્તમ થાય જાણવાની ઈચ્છા થઈ ગઈ છે આજે તમને જણાવો તમે ક્યારે તમે જણાવો હું જ ગૂંચેલો હતો હું કોણ છે ભાન થયા હવે અમારે પછી સુખ ઉત્પન્ન થાય અને જીવ માત્ર સુખ ફળે છે સુખ ને ફળે છે દુઃખ કોઈ ફળે અને સુખ પછી કેવું ફળે છે કાયમ નું ટેમ્પરરી ફળે કામ ના પણ ટેમ્પલતું નથી એટલે ગુંચાય બિચારો અપ એન્ડ ડાઉન ઘૂંટણ આવે કોઈ વખત જે આવી નથી હે જે આવી નથી તમારે કેમ બહુ આવી એટલે આજ હું કોણ છે જાણવાનું બે વાર તૈયારી કરી રાખું અરૂપી છે એમ કે છે આત્મા અરૂપી છે તો અરૂપી ને ઓળખવાનું કઈ રીતે જયારે આત્મા પ્રાપ્ત થાય ત્યારે કે પ્રકાશ થાય કે શું થાય એ રીતના ખબર પડે એમ અનુભવ થી આપણે જેમ શ્લોક કે ને સાકર ધરી છે પણ સાકર દેખાય પણ ઘર પણ ના દેખાય તમે ખબર ને એટલે આપણે કોઈ પૂછે ગરી એટલે શું એટલે આગળ તમારા મારા મૂકું તમે સમજી જાવ મારે કહેવું પડે તને એવું એવું આત્માનું અરૂપી ખરો ને એ તો મોઢે મૂક્યા પછી તમને સ્વાદ આવે એટલે સમજી જાવ તમે સુખ ઉત્પન્ન થાય એટલે તમે સમજી ગયા કે સુખ ક્યાંથી આવ્યું બહારથી નથી આવ્યું અંદરથી આવ્યું જેમ આગળ થાય ને દર્પણ લાગે એવી અને પછી એ સુખ જાય નહીં પછી અમારી પાંચ આજ્ઞા રહે ને એટલે સુખ જાય નહીં નિયંત્રણ રહ્યા સમજવાની દાદા ચૈતન્ય ઉપર ચૈતન્ય જય સચિદાનંદ દાદા ભગવાન દાદા આ દેખાય છે દાદા ભગવાન નહીં આ તો જ્ઞાની પુરુષ છે અત્યારે આ કાળમાં પૂર્ણ પુરુષ થઈ શકે એવી સ્થિતિ નથી આ કાળ છે એટલે અમે ત્રણસો છપ્પન સુધી ગયા અને ભગવાન ત્રણસો સાઠ ના છે એટલે અમારે ભગવાન પ્રગટ થયા છે એમને અમારે આમ કરી નમસ્કાર કરવા દાદા ભગવાન લઈ જાય કારણ પૂર્ણ થયેલા હોય તો નહીં આરોપી ભાવે પૂર્ણ જ પ્રાપ્ત થઈ ગયા શું થયું મારા અનુભવ થઈ જાય ને મને આરોપી ભાવે અને બધું મારે મારે દાળમાં બધું બાકી ના હોય જે થોડું બાકી છે ચાર દીકરી એટલું રેટ ધરાવે ને એટલે આપણે સમજીએ કે આ પૂર્ણ પ્રકાશ છે હવે તમને જ્ઞાન જે આત્મા પૂર્ણ પ્રકાશ તમને પણ ઉત્પન્ન થાય શું થાય પૂર્ણ પ્રકાશ હા આનંદ કરતા પાપો ધોઈ નાખીએ જ્ઞાની પુરુષ પાપો ધોઈ નાખે ભસ્મીભૂત કરી નાખે તેનાથી ભસ્મીભૂત કરે જ્ઞાન જ્ઞાનાગ્નિથી એ અગ્નિ કેવો હોય જ્ઞાનાગ્નિ પાપો પત્ની સાય સાય સંજય કરો એમને ચારે કરે શું કરો મોટલ લો ધંધો કરો ચૈતન્ય વિશે સમજાવો ચૈતન્ય શું છે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે શું છે શુદ્ધ ચૈતન્ય અને અશુદ્ધ ચૈતન્ય એ જીવાત્મા અશુદ્ધ ચૈતન્ય જે ચૈતન્ય અશુદ્ધિ ને પામ્યું છે તે જીવાત્મા દશા છે એ અશુદ્ધિ કાઢી નાખવામાં આવે તો પરમાત્મા છે અશુદ્ધિ અશુદ્ધિ રૂપી અવરી સમજણ જે છે એ કાઢી નાખવામાં આવે એ પરમાત્મા જીવાત્મા અને જીવાત્મા જીવાત્માનો ફેર નથી કોઈ ફક્ત જીવાતમાં ભૌતિક સુખોનો લાલચ હોય અને જીવાતમાં ભૌતિક સુખની ઈચ્છા જ ન હોય પોતાના જાતિ સુખનું હોય સનાતન સુખ કેવું સમજાવી પડી તમને બીજું કઈ પૂછવે પૂછ્યો હા પહેલાથી પૂછી જશે બધું જ્ઞાની પૂછે એટલે બધું પૂછાય જલ્દી ઓબ્ઝર્વેટરી કહેવાય દરેક વસ્તુ પૂછાય આપણું સમાધાન થાય ખુલાસો થાય મનમાં